ભગવદ્ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ શ્લોક એક શ્રી ભગવાન કહે આ સંસાર રૂપી પીપળાના વૃક્ષના મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે એનો કદી નાશ થતો નથી છંદ બદ્ધ વેદ એ વૃક્ષના પાન છે જે આ રહસ્યને જાણે છે તે જ વેદ વેદતા છે શ્લોક બે તે વૃક્ષની શાખાઓ સત્વાદી ગુણોથી વધેલી છે શબ્દાદી વિષયોના પાનથી તે ઉપર નીચે સર્વત્ર પ્રસરેલી છે નીચે લોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એકબીજામાં ગુંથાઈ રહ્યા છે શ્લોક ત્રણ અને ચાર એ પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે તેવું તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવાતું નથી એનો અંત આદિ તથા સ્થિતિ પણ નથી આવા બળવાન મૂળવાળા વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે જ છેદીને ત્યાર પછી તે પરમ પદને શોધવું જોઈએ જે પદને પામનારા ફરીને આ સંસારમાં આવતા નથી જેમાંથી આ સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ પ્રસરેલી છે એવા તે આદ્ય પુરુષને જ શરણે હું પ્રાપ્ત થયો છું શ્લોક પાંચ અહંકાર તથા મોહ વિનાના સંગદોષને જીતનારા પરમાત્મ સ્વરૂપનો વિચાર કરવામાં તત્પર જેમની કામનાઓ શાંત પામી છે તેવા સુખ દુઃખ રૂપી દ્વંદોથી મુક્ત થયેલા વિદ્વાનો તે અવિનાશી પદને પામે છે શ્લોક છ તે પદને પ્રકાશિત કરવા માટે સૂર્ય ચંદ્ર કે અગ્નિ સમર્થ નથી અને જે પદને પ્રાપ્ત થયેલા લોકો પુનઃ પાછા આવતા નથી તે મારું પરમ પદ છે શ્લોક સાત આ સંસારમાં મારો જ અંશ સનાતન જીવ રૂપે રહેલો છે પ્રકૃતિમાં રહેલી મન સહિત છ શ્રોતાદિક ઇન્દ્રિયોને તે આકર્ષે છે શ્લોક આઠ વાયુ જેવી રીતે પુષ્પમાંથી સુવાસ લઈ જાય છે તેમ શરીરનો સ્વામી જીવાત્મા જે પૂર્ણ દેહ ત્યાગ કરે છે તેમાંથી મન સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરી જે બીજો દેહ ધારણ કરે છે તેમાં તેમને પોતાની સાથે લઈ જાય છે શ્લોક નવ જે જીવ કાન આંખ ત્વચા જીભ નાક વગેરે ઇન્દ્રિયો તથા મનનો આશ્રય કરીને વિષયોનો ઉપભોગ કરે છે શ્લોક દસ બીજા દેહમાં જનારો કે દેહમાં નિવાસ કરનારો શબ્દાદી વિષયોનો ઉપભોગ કરનારો અથવા સુખ દુઃખાદી યુક્ત રહેનારો જે જીવ છે તેનું સત સ્વરૂપ મૂઢજનોને દેખાતું નથી પણ જેમને જ્ઞાન ચક્ષુ હોય છે તેમને જ દેખાય છે શ્લોક અગિયાર યત્ન કરનારા યોગીઓ પોતાનામાં રહેલા જીવાત્માને જુએ છે અને જેઓ અશુદ્ધ અંતઃકરણવાળા અને અવિવેકી છે તેને એ જીવનું સ્વરૂપ દેખાતું નથી શ્લોક બાર સૂર્યમાં રહેલું તેજ સર્વ જગતને પ્રકાશિત કરે છે અને જે અગ્નિ તથા ચંદ્રમાં રહેલું પણ છે તે તેજ મારું જ છે એમ તું સમજ શ્લોક તેર હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરું છું તથા રસાત્મક ચંદ્ર થઈને સર્વ ઔષધિઓને પોષું છું શ્લોક ચૌદ હું પ્રાણીઓના દેહમાં પ્રવેશીને પ્રાણ અપાન ઇત્યાદિ વાયુમાં મળીને જઠરાગ્નિ બની ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું શ્લોક પંદર વળી હું સર્વના હૃદયમાં રહેલો છું મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંનેનો અભાવ ઉત્પન્ન થાય છે સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું વેદાંતનો સિદ્ધાંત કરનાર અને તેનો જ્ઞાતા પણ હું છું શ્લોક સોળ આ લોકમાં ક્ષર અને અક્ષર અવિનાશી બે જ પુરુષ છે સર્વભૂતોને ક્ષર કહેવામાં આવે છે અને કુટસ્થ સર્વભૂતોની ઉત્પત્તિના કારણરૂપને અક્ષર કહેવામાં આવે છે શ્લોક સત્તર ઉત્તમ પુરુષ તો આ બંનેથી અલગ છે તેને પરમાત્મા કહેવામાં આવે છે એ અવિનાશી ઈશ્વર રૂપ બની આ જગત ત્રયમાં પ્રવેશીને તેનું ધારણ પોષણ કરે છે શ્લોક અઢાર હું ક્ષરથી તો સર્વથા પર છું અને માયામાં સ્થિત અવિનાશી જીવાત્મા અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોકોમાં અને વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું શ્લોક ઓગણીસ હે ભારત જે સમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે છે તે સર્વજ્ઞ છે અને તે સર્વ યોગથી મને ભજે છે શ્લોક વીસ હે નિષ્પાપ હે ભારત મેં આ પ્રમાણે તને ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર કહ્યું છે એને જાણીને આત્મા જ્ઞાનવાન થાય છે અને કૃતાર્થ થાય છે એ પ્રમાણે અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ સમાપ્ત